ગમે તે ચપડી બેઠો પોતે જાણતા મોહ થી છૂટે આપણે મોહ કોણ દાદા નો મોહ ભગવાન એ જ્ઞાની નો મોહ પ્રસર થયો ખાસ બહુ સારો ફાયદા કરે એ બહુ મદદ હોય તો પછી બીજા મોહ ઉડી જાય અને જગત તો વ્યવસ્થિત ગોઠવાયેલું છે આપણે ગોઠવવાની જરૂર જ નથી ગોઠવાયેલું છે જશે છપાઈ જશે શું લખીને છે પાણી કાઢી દેખાય લોકોને હેલ્થી હોય એટલે છતાંય હમણાં મારી હિન્દી હિન્દીનું બનાવી પુસ્તક છપાય છે મારી હિન્દી આ પ્યાર હિન્દીની જે છે બધું તેમણે પચાસ હજાર નું પુસ્તક છપાયા મોટું જાણ પુસ્તક બે હજાર પુસ્તકો સાઠેક હજાર આપ્યા ઇંગ્લિશ નું તો પેલા એના હા બહુ ભાવ ઊંચો ડાક્ટર નો ભાવ બહુ ઊંચો આટલી બધી મિલકતો તેને શું કહેવાય જીમ ત્રાવકારીઓ તેને સર્વસ્વ અમારું દાદા એમ જ છે એવું જ પણ અત્યારથી નવતરો થયા કે બે દાડા મળતા ખબર નહીં એક મિનિટ નહીં થઈ જશે બરાબર જ્ઞાને માર્ગ આપવાનું બધા ચારે ચાર નક્કી કરે કોને દાદા છે ચચ્ચા દાડા વેચ્યા છે મિલકત જબરદસ્ત મોટી મિલકત આફ્રિકામાં હા પડી એટલે પછી મેં કહ્યું હું નીચે ના બે એટલે મુસ્લિમ છે એટલે સરબત છે તમારે શું જોઈએ છે કહ્યું મારે ચાવી જ જોઈએ કે ચાવી લેવાય તારી પાસે ચાવી કે ચાવી પછી બહુ જ પાર સારી નથી મોટી કરી બે જણ ચારી આપે બે જણા એ નમસ્કાર કરે ને કુદાસી મોટો માને પણ તમને કુદા માને નમસ્કાર કરીએ છીએ ચારી દેવાની છે બરાબર એટલે બસ ચારી આપી આવી પછી કહી ગયા કે પહેલા તો રિવાજ હતો કે પારસમણી લોખંડને સોનું બનાવે એવું અમે માને માવતું હતું પણ આ તો તમે એમને પારસમણી બનાવ્યા જ્ઞાન બહુ ટકે નહીં માણસ સત્સંગ જોઈએ આ કુસંગ વાંચ્યું ટકે ટકે તો જેવું જોઈએ ઉપર આપે નહીં એ તો સત્સંગમાં પડી રહ્યું જ્યાં આગળ આપણે દીઠુભાઈ નું પાણી મને માથો ગાયું ત્યાં જ પાણી પી પી ગયું આનંદ કરતાથી મરણ થઈને સમાધિમાં આ તો સમાધિ મરણ છે મૃત્યુ સંસાર ના હોય બે કયો એલા જવું છે થવા લઈ જઈશું એવું કઈ તો કેટલી ભાઈ ફોન કરી પેલો ફોન આવ્યો કેટલા વાગે આવવાનો છે તે ફોન કરી નાખો એમ કીધું દાદા આપણે અહીંયા નહીં જવું તો ત્યારે મોડા જઈશું એકદમ જે બોધરેશન ઉભું થાય એના ધીમે ધીમે એને આપણે હેલ્પ કરવા અને ભાવ વાળી બહુ પેલી બીજી હતી ને એના જે બીજી કલા કઈ જવાનું છે કેન્સર આપડે જે કે કાલે પેલો એકવીસ વર્ષ છોકરા ને જે પેલા મદ્રાસ ફેમિલી હતી ને કીર્તિભાઈ ને ત્યાં જેને એકવીસ વર્ષ ના છોકરા નો પ્રોબ્લેમ આવી પડ્યો તો એવા શું અમને કોઝીસ હોય કે બાળક આમ વર્તે અને ફાધરો આમ વર્તે કે જેથી ઉત્પન્ન થાય દુશ્મન ભાવ ફાધર મધર ના હોય દુશ્મન ભાવ અને ફાધર મધર ને પ્રેમ મિત્ર ભાવ કેટલું થાય ભાવો જ નહીં એને કોઈ પ્રયત્ન ખરું બચાવવાના કીધું ખરું કાલે કે એને કોઈ બચાવના તો એને સાવચેતી શું થાય છે જે સાવચેતી બધી નુકસાનકારક છે સંઘર્ષ વધે કેટલું સરસ મહાન વાક્ય બોલેલા કરી કરી મારી દેશો બરાબર બહુ સંઘર્ષ થાય ક્રોધ ક્રોધના તાબામાં છે લોકો લોકોના તાબામાં ક્રોધ નથી ત્યારે બહુ ગુસ્સો થયો ત્યારે માણસ નાલી નાલી કઈ કે ને મગજ પડે અને ધડા ગાણો બચારે પછી પાછી ભૂલી જાય પછી પાછું આપતવાણીમાં છે ને how you control your angry ને કાઈને કે આપણે તો દાદા ને કઈ દેવાની છે એમ કે પાછા કઈ મર્યાદા રહે ઠેર ઠેર પછી મિત્ર ભાવ આવે છે કે દુશ્મન ભાઈ ફાધર મધર બધું ખબર ના પડે મિત્ર ભાવ આવે હોય તો આપણી કાળજી રાખે કરતા કરે દુશ્મન ભાવ આવ્યો તો આપતા આપતા આપતા કરે અવરું જ બોલ બોલ કરે અવરું આપણે દેખાડીએ તો અવરું બરાબર એટલે આપણે સમજણ પડી જાય માયા ઓછી રાખી દો કડીદાર મીઠીદાર સમજે ના પડે એટલે આ કડીદાર મીઠીદાર છે નથી કોઈને છોકરો નહીં કોઈની હોય ઉદય હોય ને એટલો થાર એટલે ઠેકાણ ના પડશે બરાબર એક જાય એક ને રાવણ ખાઈ જાય ને એક ને એ ફર્યા કરવાનું ડ્રામા છે એક જાતનું ડ્રામા એટલે રિહર્સલ થયેલું ત્યાં ડ્રામા બદલી રિહર્સલ થયેલું છે માટે સગાઈ કોઈ કોઈ લેવા દેવા નથી માની ને જા ઉપાધિ થાય છે બરાબર ના એવું છે હા આ લોકો એ સમાજ સુધારે કે સમાજ સુધારી ઉઠવેલી હવે બુદ્ધિપૂર્વક ગોઠવણી કરેલી કે છોકરાને આપણે મોટો કરીએ તો આપણે વર્તી વખતે ખીચિયા કરે આ તો આને બરાબર કેરીઓ માટે ઉછેરવો ના ઝઘડો થાય ને હા છોકરા જેવી ગુરુ આવે ને ત્યારે ખબર પડે છોકરો હતો કાપડો એક છ મહિના પર દીધું છોકરા છોકરા છોકરા છોકરા છૂટે નહીં જે કઈ આદર્શતા લાવ્યો હોય કઈ ગ્રહણાનુભવ સારા તો છૂટે નહીં બહુ ગમે તું કે બરાબર મુકુલ અંકલ ને બોલાય સંસાર ખરેખર રિયલી વ્યસ્ત નથી આ તો એક રિલેટિવ છે રિલેટિવ એમાં જ બધું જગત ફસાય દાદા આ બધું જગત એમાં ફસાયું છે ને અત્યારે પણ દાદા હવેના જે મા બાપ હોય છે અમારા જેવા એ આશા જ નથી રાખતા આશા રાખતા નથી પણ આમ અંદર ખાલી આમ થાય મોટી થાય તો મને કઈ કઈ મદદ કરે મદદ કરતા દાદા એવું ના થાય મને હેલ્પ કરે એવું એવું દાદા અહીંયા જેટલા મા બાપ છે એવું નથી થતું એ લોકો નો સંસાર સારી રીતે એમ થાય એ તો બધા ભાવના એ તો ડોન્સ હોય બેટા પેલો ફોન કેવી રીતે ઓન કરવાનો હેમાબેન ને બતાવશે એ નીચે હાલો કોણ બોલશો દાદા ની હાજર બેઠા રહ્યા બેટા અહીંયા રાત્રે અગિયાર વાગે આવ્યા અને દોઢ વાગે તો બધા આવતા નમણા સાડા ત્રણ લાગ્યા છે અને અગિયાર વાગે દાદાને ની જોશી લઈ જવાના છે હા મોડું બહુ થઈ ગયું ને એટલે પછી ફોન નથી આપણને વ્યવસ્થિત છે જ્ઞાનના આધારે હોય કરું એ ના પણ હોય જે હોય તેના માટે કશું નહીં કરવાનું તમે નિકાલ કરી ના હોય તેને પોતે કરવાનું એટલે આપણે સમજણ પડે એટલે જ્ઞાન એ રીતે આપણે થર્મોમીટર ના સમજો ફરી ત્યાં સમજાવો દાખલો દાખલો જ્ઞાન ખબર પડી જાય ને કે આ અહીં પતિ કરવા જેવું છે એ તો અહંકાર કરીને કોઈ બેહી રે દાદા કે છે અહંકાર કરીને કોઈ કોઈ જયંતભાઈ કે છે અહંકાર કરીને કોઈ બેસી પણ રહે ના એ અહંકાર એવો ફરી પોત આવી ને હવે ફરી પોત આવી પેલું જતું રે બોલ એવું કહ્યું ને જે બેસી રહે છે ને તેને લાગે છે કે અહંકારી કરી કરે છે પેલા એ પ્રમાણે કરેલું એટલે અત્યારે બેસી અત્યારે રિહર્સલ જ છે ગાડી આ જે રિહર્સલ કરેલું તેનું આ ડ્રામા છે છોકરા બાબત નું કઈ બહાર લઈ જવા કે જવા દેવા પાર્ટીમાં જવા દેવા કટકટ કરતા હોય ત્યારે આપણે જરા કહીએ રોક મારીને બાટમ કે આને કશું કેવું જ નહી જન મારા આરામ થાય કે દે દે દે તું કર તું એક કર રામા દે ના આપડે શું કે છે સમજાય પટાવી કરું સમજાય એને દુખ ના થાય હમ બે મા પતિ તો સે એવું એવું જ્ઞાન તો થાય એટલે પતિનો દરવાજ નાન સમય થાય નહી જો જ્ઞાન તો તમારે જેવો માલ ભરેલો હોય થાય જેવો ભર્યો હોય એવો થાય જૂનો માલ નીકળી રહ્યો છે નવો આવક નથી પેલા ગઈ વખતે તમે આવ્યા ત્યારે ચીકણી ફાઇલો ની સાથે રાગ દ્વેષ આમ થતો ગુસ્સો આવતો મજબૂત કરી દીધેલું નહીં પણ છતાં કાળી થતું હતું એવું બને ને દાદા કે કદાચ આ જિંદગી પૂરી થઈ જાય તોય ના ખાલી જાય કદાચ એવું બને એવું બને તો વાંધો આપણને વાંધો એ તો જોયા કરવાનું ખાલી થવાની વસ્તુ છે એ ખાલી થાય સારું કેવું છે કસાનો વાંધો અને બધી રીતે તાળા ભરે હા જયારે જોયું ત્યારે તાળા ભરી એનું જ્ઞાન કહેવાય તાળો ભરે અને જયારે ભાઈ ગુસ્સો થાય ને તે કઈ જ્ઞાન હાજર ના થાય એને જ્ઞાન કેમ કહેવાય જ્ઞાન એનું નામ કહ્યું છે સમય પ્રમાણે હાજર થઈ જાય દાદા જ્ઞાન હાજર થઈ જાય એટલે મનમાં સમજવું જોઈએ બહાર એનો બહાર વર્તાવું ના જોઈએ ને દાદા કે છે જ્ઞાન હાજર તો થાય એ વખતે પણ એ જ્ઞાન હાજર થયા પછી સામે જે વ્યક્તિ ઉભી હોય એને પણ એ રીતે જાહેરમાં કેવું કે ના કેવું કહેવાથી એમને અવળી અસર પણ પડે છે પ્રમાણે એમ કહે છે કે મનમાં પ્રતિક્રમણ કરવાનું ને મનમાં આમ કરવું કે ના કરવું કેવું ના કેવું એ ડિસ્ચાર્જ ના થાય ડિસ્ચાર્જ હવે ડિસિઝન લેવા દેવું નહીં કોઈ શું કરવું છે આપણે ડિસિઝન પાંચ આગ ને હવે એટલે મનમાં એ થાય તો ઠીક છે નહીં તો કહેવાય જાય તોય વાંધો નહીં એવું કે એવું કે છે ને દાદા કહેવાય જાય તો જોયા કરવાનું તમને લાગે કે દુઃખ થયું તમે પાડે દુઃખ નથી થયું તો કઈ જે કહેવાય જાય એ તમને કહેવાય જતા હોઈએ આપણને ખબર બી પડે છે કે આ વાક્યથી સામાન્ય દુઃખ થવાનું છે આપણે એનું પ્રતિક્રમણ કરીએ કે બોલ્યા પહેલા પણ છતાં એ વાક્ય નીકળી જાય પહેલા પ્રતિક્રમણ દાદા પછી પહેલા પ્રતિકોણ તારી ગોળી પછી પહેલા વાગે નહીં દાદા જરા હલકી પડી જાય એ બધા થતી વખત ઓછી ગુણ હોય બીજી બાજુ ગુણ હોય લોકો સમજે ને તમે એકલા ગુણ ગાયા કરો ગુણ બોલવાનું મળે તો આપડે જ કેવાના દાદા ભગવાન અંદર શાંતિ જતી નથી ને પૈસા પૈસા આપણા કરતા પુણ્ય વધારે દાન પુણ્ય શું છે શાના માટે પુણ્ય તો કે પુણ્ય એટલે આપણે પછી આકરાવી પુણ્ય લકરાવી લેવી એટલે મરણ સત્ય વગર કહી ને બેવું છે તે આપણે જે વ્યસન કરના છે ને ત્યાં આપણું ડિસિઝન શું શું છે આપણું ડિસિઝન તે આધાર કહી છે બરાબર એવી બહેરી છોકરા એ બધું થકના તમારે સંતોષકારક બધા ઘરમાં છે ક્રેક ના પડે એવું જોઈએ તો પેલું પેઢી જમા વપરી જાય ઘરમાં શેર ક્રેક ના થાય એવું જોઈએ તો પહેલું ક્રેડિટ એમાં વપરી જાય તે પુણ્ય છે તે પુણ્ય એટલે તમારે તે ગમતું હોય તે વાપરવાનું ના ગમતું હોય તેમ નહીં રેડિયો ગમતો હોય કેવું એ ટીવી ગમતું હતું ત્યાં ખોટા રેડિયો તો ક્યાંથી પણ ઘડિયાળ બરાબર એક આ જ છોકરા રહેવા થયા જનતે હોય જાય જતા એટલે આપણે શું જોઈએ છે તે પુણ્ય અપૂર્ણ વપરાય પુણ્ય એટલે ફેસિલિટી ફેસિલિટી બીજી કઈ વાપરી કાઢ આગળ પાપ વપરાયું એટલે ફોન વાપરવાનો આપણે પહેલેથી એ શાનો આધાર છે કે બુદ્ધિના આશયમાં શું છે તમારા તે આધારે વેચાય બરાબર બુદ્ધિના આધારે કે તાયડું તમારે બહુ છે સ્ત્રી પણ આવી હોય તો બહુ થઈ ગયું છોકરા બે છે તો બહુ થઈ જાય એક બેબી એ બધું હિસાબ એટલે પૂર્ણ તમારે જે જે તમારે જેમાં લખા આમાં તમારા આશય છે બુદ્ધિ તે પ્રમાણે પૂર્ણ નથી જાય ના ગમતું એક પાપ નું પદ છે અત્યારે ના ગમતું ના ગમતું એ વસ્તુ હોય છે કે નથી બહુ ઘણી એ બધું પાપ નું દાદા ને કહ્યું બુદ્ધિ ના આશય માં આવ્યું પછી કેવો કેવો ઈચ્છા રાખે બુદ્ધિ ના આશય માં જ્ઞાન વિના કશું ન હોય નીરભાઈ તમે શું કીધું કયું કયું પુણ્ય બધા તો એવો ભાવ ના કે આ બધું જો કઈ થોડું ઘણું પુણ્ય બંધાય તે મોક્ષે લઈ વાપરવાનું જ્ઞાની પુરુષ વળે બીજા બધા સાધન વળે આપણે ઘેર બધા મહાત્માઓને મહિનો મહિનો રખાય હા દાદા એ બધું એમ વપરાય ગુણ વિશેષ થાય વિશેષ થાય અને મોક્ષ ના કરતા મોક્ષ કરતા હજુ બીજા એક મનુષ્ય જન્મ મનુષ્ય જન્મ નું વધારે ઇમ્પોર્ટન્સ છે અને એટલા માટે કે હજુ એક જન્મ વધારે લેવો અને ભક્તિ બરાબર મનુષ્ય રૂપે કરવી છે હજુ એને એક જોઈએ છે બીજો અવતાર પણ ભક્તિ <laughs> અત્યારે એ થઈ ગઈ ગાડી એકદમ જે જગ્યાએ ભીરા ફી તે જગ્યાએ ભીના રહે સાઈડ ચાર ફૂટ ખસી જાય પંચાર ફૂટ એટલે તમારા ત્રણ ચાર અવતાર એક શું કરવા શું કીધું દાદાજી બંધ કરે ખરો પણ ચાર ફૂટ પછી આગળ સ્લીપ થઈ ગયા ગાડી શું બંધ કરવાનું કહીએ મોક્ષે જવાનું આપણે કહીએ ને ગાડી એન્જિન બંધ કરી દો એમ કહીએ એને બંધ કર્યું તોય પણ ચાર મિનિટ થઈ જાય પાછલો ધક્કો ખરો ને છોકરા છોકરી લગ્ન કરાવવાના વીસ બાવીસ વર્ષ ના થાય તો આપણે જોવાનું અને કરવાનું કે ડખો નહીં કરવાનો એના વ્યવસ્થિત અને તે ઝુટકો મારી પાસે ભરેલો હોય છે પણ થઈ જશે ના પડી જશે બંને માં અંદર નીકળી શકે છે કે ભોગવા જોઈએ પેલી ઉપર તેલ લાવો તેલ લાવે ગુપ્ત હોય તો વાંધો નહીં પણ આવું ઓપન બધું જીવન ભાઈ ઊંઘ ના આટલા છોકરા ઉપર તો પોતે જ છોકરી જેવી દેખાય ગમતી ના છે દુઃખ દે એને ગમતી કરી રહ્યા કહી દેવાનું તારા વખત ટેબલ ને કેવું તારા વખત ગમતું બહુ સરસ હતું દાદાજી કોઈ વસ્તુ લેવાય ગઈ હોય અને ના ગમે એમ કઈ ભૂલથી લવાઈ ગઈ ભૂલથી લવાઈ ગઈ તો એનું શું રિએક્શન આવે આપડે કહીએ ને કોઈ વસ્તુઓ લવાઈ ગઈ પછી એમને આ ના લાગા આ લાગા તો સારું થાય પણ પછી તો આપડે લાચાર છીએ એ ભાવ એવો નહીં કરવાનો શું બન્યું જોયા શું બન્યું એ ભાવ હવે તો આવું બને જ બને દાદાજી આપણે મને થયું કે બે લીધી હોત તો દાદાજી ને જરા સગવડ વધારે રે પેલા પચીસ હજાર ખર્ચા તો થાય છે કે ત્રીસ ની લીધી હોત તો સારું ના એક દરવાજો એટલે આપણે હસમુખભાઈ ના દેડ થી પાંચ દિવસ માં આના કરતા આ ખારું દરવાજા સારું ખોટું ક્યાં કરાય સાચું છોકરા બહુ શું આવી હજુ મોડું ગાડી કરાવે બહુ સરસ છે બે દરવાજા વાળી નથી આપડે નથી મન બુદ્ધિ મન ને બુદ્ધિ આપણે એનાથી છે એ સલાહ આપે કે નથી ગમવા જેવું તે કઈ આપણે સલાહ માની નહીં ઇન્ડિયા અમેરિકા વાળા તો ઇન્ડિયા માં કે નહીં એ તો મળવાનું બધા તારે પકડા ઇન્ડિયા વાળા એવું છે ને જુદું રહેવાનું જુદું ઇન્ડિયન ને રહેવાનું અને ભેગા દાદા રહેવા ભેગા પણ દાદા અમને તમારી સેવા કરવાનો આવી રીતે જ લાવો મળવાનો તમારી સેવા કરવાનો આવી રીતે લાવો મળવાનો ઇન્ડિયામાં એટલું એટલો બધા હોય છે ને કે ગ્રુપ કે તમારી નજીક આવવું હોય ને તોય ટાઈમ નથી મળતો તો એ તો આ છે ને તે ચોવીસ કલાકમાં છૂટું થઈ ગયું ને પેલું બે કલાક ભેગું થવા બધા ભેગા થઈ જાય આપણે ચાર્જ ના મળે ચોરી કઈ આપણે છૂટું એટલે આપણે ચોરી કઈ ટાઈમ લોકો જતા ચોવીસ કલાક વગર કેવું સરસ ગવાય છે કેમ બરાબર ને યોગેશભાઈ ગુરુવારે મુકુંદ ડોક્ટર મુકુંદભાઈ પટેલના ત્યાં ક્રોયડન ન્યૂ પેન્સિલ્વેનિયામાં ફિલાડેલ્ફિયાની બાજુમાં બપોરે બે વાગે બુધવારે બુધવાર સાંજે દાદાનું પગલાં થયા અને મુકુંદભાઈ ડૉક્ટર દાદા દાંતની દાદાના દાંતની એક્ઝામિનેશન કર્યો એક્ઝામ કર્યું ફોટા પાડ્યા અને પછી ક્લીન કરાયા અને તે દરમિયાન we miss the camera at the time કે કેમેરા હોત દાદાના ફોટા લીધા હોત અને બહુ ભવ્ય કે દર્શન હતું તે વખતનું મુકુદભાઈના અહોભાગ્ય કે દાદાની મંડળી સાથે દાદા અને કે આવી ગયા દાદાની સેવા કરવાનું અચાનક ઊભું થયું અને એમને તક મળી ત્યાર પછી મુકુદભાઈ એમના ઘેરે દાદાને લઈ ગયા આમંત્રણ દાંતના નિધનમાં એમણે એમ કહ્યું કે બધા દાંત સારા છે થોડા દાંત હલે છે હમણાં દાંત દાંતોને ક્લીન કર્યા છે અને મહિના પછી પાછા જોવામાં આવશે ડૉક્ટરનું કહેવું છે કે દાંત પાછા મજબૂત થઈ જશે દાદાએ દાદાએ દાંતનું વર્ણન કર્યું કેવા મારા રૂપાળા દાંત દેખાય છે હવે ફોટા બરાબર પડશે એટલા માટે બધા મહાત્માઓની ઈચ્છા છે કે દાદાનો દાંત સારા અને મજબૂત રહે તો અને ફોટા પરથી ડોક્ટરે એવું નિદાન કર્યું કે બે કે ત્રણ દાંત જરાક લૂઝ છે તે બે એકાદ મહિનામાં એને નેચરલી એ મજબૂત થાય એની શક્યતા છે અને હી વોઝ સરપ્રાઈઝ કે હા દાદા એમ પણ કહ્યું કે આખી જિંદગીમાં મને કોઈ દાંતે હેરાન નથી કરતો જે ખાવું છે ખાધું છે કાલે પાંચ કડક રોટલી ખાઈ ગયા અને દાદા એમાં જય સચિદાન આ એ કોણ મને મસલાર મુકુળ બટને છે 10 585 સાજે બે બે ત્રણ કલાક વાચ્શું તે લોકો કરે એકટાઈઓ જો જો જો કહું કે વધારે બે ત્રણ કલાક એટલે મન મારું નક્કી કરો બે ત્રણ કલાક વાચ્શું એટલા માટે આ એ લોકો બે કલાક જાઈ ગયા ગમતું આવ્યું કે લોભ ના ગમતું આવ્યું એની પર ક્રોધ કર્યા કરે ગુસ્સો કર્યા કરે એ તો દાદા પછી ધંધો વધારીએ એ થોડો કસાય જ કેવાય આપણે ધંધો વધારવા વધારીએ એ થોડો કસાય કહેવાય કસાય કહેવાય ને કે ધંધો વધારીએ કસાય કહેવાય ને ગમે ને આપણે ધંધો વધારીએ ધંધો ધંધો વધારીએ કસાય કસાય કસાય આમાં કસાય ગણાતા કસાય તો કોને કહેવાય પેલા કસાયા હતા જ્ઞાન હતું ત્યાંથી હવે તો જ્ઞાન મળ્યા પછી કચાય જતા રહે એટલે આપણને તો જ્ઞાન આપણને અડે નહીં ના વધારતા ભાઈએ ઉડે વધારજો ના મને એમને દાદા બોલે તો નહીં બોલવાનું પછી બોલો અપૂજુ ટેન્શન કોને થવાનું એ ભવમાં મોક્ષ આવ્યો હોય છે જેટલું ચાર્જ ડિસ્ચાર્જ હશે તેટલું વધશે એ દાદા હાથ ગાડીએ નહીં દાદા એવું નક્કી કેવી રીતે કરવું કે હવે વધારવો કે કેટલો બહુ ઉપાધિ કરતો એમ કહેવાય બહુ ઉપાધિ કરીને પાછી કમી ચપડામાં ઉભડી કરું છું બરોબર શું લઈ જવાનું શું લઈ જવાનું માતા કોઈ બધી પણ તે આપડે ચાલે ને જે ડિસ્ચાર્જ થઈ ગયું છે છૂટકો થાય ને કેવા ખાતર બોલવું સારું કે ભાઈ ચા હારું દૂધ નાખું દોડું દેખાયો ચમચો આપડે શું થઈ રહ્યું છે જોવું બરાબર જાગૃતિ રહે છે ને બધી બરાબર રહે છે દાદા જાગૃતિ કયો વર્તે છે આત્મા માટે વર્તે છે સંસાર માટે હવે તો વધારે આનંદ ની વાત તો એ છે કે એને હોય રહે છે બરાબર એ નિરસ્ત થઈ ગઈ બહુ આપણું જ્ઞાન એને હોય બહુ પ્રબળ છે કે ભાવના છે પૂરું કહ્યું પૂરું થઈ જાય <laughs> આશીર્વાદ દાદા અમે તો કશું કશું કયા વગર જ આશીર્વાદ માગ્યા અમે અમે તો કશો આશીર્વાદ ના એ તો એ માગે તમારે અત્યારે થોડા હાથમાં એમના હાથમાં દોરી છે હાથમાં તમારા હાથમાં પણ એમના મનમાં ડગડગ થયા કરે છે કેમ ભલો અટકાય તમે તો સમજી દોરી જગત દોરી હાથમાં નથી મારી પતંગ ગુલાટ અટકાય છે બહુ આખું કહે છે દોરી હાથમાં એવી સ્થિતિ દોરી આત્મા નહી અને ગુમાવમ કે મારી પતંગ ગુલાબ થાય છે મારી એમ પતંગ તો એની ખરી પણ દોરી આત્મા ને શું કરે છે એટલે અમે દોરી આત્મા લાયા છે દોરી આત્મા એ વાત ને કરોડો તાલ દોરી આત્મા એ કેવા થઈ ગયા <laughs> પાંચ ડોલર કે તમારી મિલકત થઈ ગયા મિલકત વધ્યા કરે છે આપણે આપણે મોક ની વાત તૈયારી કરીએ છીએ આપણે તો કઈ કઈ જાય ગુસ્સો કે તો એ કશે કહેવાય ન્યાય જોયા કરવાનું એ કશાય ના કહેવાય આપણા માટે પ્રયત્ન કરો બ્રાહ્મણ એટલે પેલો બ્રાહ્મણ નહીં બ્રહ્મ જાણવાનો બ્રાહ્મણ पहला ब्रह्म जानने का प्रयत्न करो ब्रह्म क्या चीज है हम क्या तो जानने का प्रयत्न करो So what, what